ચાલુ આવેલું તમને ગમે રસ્તા ગમે છે ને આપણે બે વાત સમજે ને સમજણ બુદ્ધિપૂર્વક ભોગ નો ઉપભોગ એ સમજતા નહીં જગતના લોકો લોકો વાત કે જીવન હોય એ વાત કે ભોગ લોકો મારા આત્મા વિશે ભોગવ્યો તો લોકો કઈ જતી વાત કોર્ટમાં રહી ગયા ભગવાન જ્ઞાની સાહેબ સંકિત સાહેબ સંકિત સાહેબ સંકિત પેસેન્જર થવાના પૂછ્યું કે આપણા ગુણધર્મ કે મને જેટલા સમજણ છે એટલે કહું કે બાળે વાળી શકાય એવો નથી બાળે વાળી શકાય અને પાણીનો પલાર હોય તો એવો નથી રહી નથી કહી ગયો નથી એમાં તો ઘડિયાળ રહ્યા ના ઘડિયાળમાં ફરક પડ્યા ગીતા પૂરા જાણ સિવાય એવું નામમાં નાપાસ થયેલો હોય એટલે જ જાણ બધું કોઈ જાણ જ નહીં ત્યાગ કરે શું કરે ત્યાગ ત્યાગ ત્યાગ કરો ત્યાગ કરો ત્યાગ કરો ભગવાન શું કરતો હતો ત્યાગ ના કરે વૈભવી હોય કેવા ભાઈ વૈભવી હોય સંકિત તો પછી થયેલું ને દાદા સાયક સંકિત તો પછી થયેલું ને ગીતા ના ઉપદેશ વખતે તો નતું ને એમને એ ત્યાગ ના કરે એ તો વિલાસી હોય લોકો કેવા વિલાસી હોય એટલે ભોગ ભોગવવા માટે આવ્યા ભોગ ભોગવવા માટે સહાયક જોવા ભોગ ભોગવે ભોગ ભોગવે છતાં સહાયક સંકેત સહાયક સંકેત ભગવાન કૃપા આપી ભગવાનની કૃપા આપી પણ એમણે પોતે ત્યાગ કરેલો ત્યાગ કરેલો એટલે નૈષ્ટિક બ્રહ્મચારી કહેવાય શું કર્યું નૈષ્ટિક બ્રહ્મચર્ય નથી પણ નિષ્ઠામાં બ્રહ્મચર્ય છે આવતા બહુ બિલકુલ સંપૂર્ણ પણ આવતો બહુ તો પાંચરો કરો નિષ્ઠા આવતા બહુ ની સુધારી છે આવતા બહુ ની નિષ્ઠા સુધારી નૈતિક બ્રહ્મચારી નૈતિક બ્રહ્મચારી પ્રાર્થના ગુણ બધા ના જાય કારણ નૈતિક વિચાર સાથે મૂર્તિ અનાફેક્ટ હતા ને શું કેવા આ આત્માનું મૂળ બધા ગુણ નહીં જાણવાથી પોતે એના સંતોષ થવાનો ગુણ દીધો સ્વીકાર કર્યો આત્મા ગુણ ના જાણે તારે ના પણ ક્યારે જવું આત્મા ગુણ ના જાણે તારે જ એમ કે મારે ત્યાગ કરવો ત્યાગ કરવાનો થતો નથી આત્મા ને બધા ગુણ જાણે તો કેવું નાપાસ થઈ ગયો તો નાપાસ થયેલો કઈ નાપાસ થયેલા ભાઈ આવ્યા તો કલાકમાં મોક્ષ થાય છે કલાકમાં મોક્ષ નો હવે કલાક કરોડ અવતાર ના થાય એ જ્ઞાન રીતે કરો વિકલ હતો મેરો ભૂપાળો કેમ બધા એમ છે બધા એમ કે છે તમારી સગવડ હતો ઘણો હતો એટલે આ વિજ્ઞાન આ તો એવું પણ નાપાસ થયેલા આપડે ભાઈ આવે તો કામ લાગે તે નક્કી કર્યું વધારે એ તમે નક્કી કર્યું હતું કે અમને હવે જોઈએ કે બીજો કોણ મારું કહેવાનું ત્યાં ગુંચવાળો જાયો નથી આત્માનો ગુણ જાણ્યા નથી હવે જાણ્યા હોતા લોકો કરવાની જરૂર નથી શું કહ્યું આત્મા આવો નથી આ જેવ લોકો તેવો નથી તે જેમ કહે છે ને આ લોકો જે જેના આત્મા કે તે આત્મા જ નથી એ વાત એવું કહ્યું હવે માર્ગે લોકો લેવા જાય ત્યારે પત્તે બોલે અનંત પહોંચતા મદદ મદદ અને આપણે કહીએ કે ભાઈ થોડું કમાયા તો એની કોઈ નીકળે નહીં આમ તો આખો દાડો કર્યા કરું છું કમાયા જ કરે પણ સાહેબ તપાસી જો થર્મોમીટર મૂકી જો કોર્ટમાં માં લોક છે જ નહીં કે એ તો છે એ તો હતો પહેલો છે અચાનક કમાયા શું અત્યારે લાગે ના થાય રાગવેશ ના થાય અગર તો આતુજો સૌદુજન ના થાય એવું કરવાનું છે એ ગયેલા થોડોક લાખ મારી જોડે ભાઈ કશું મમતા રાખવા જેવું નથી ભાઈ આ બધી વાત આપી છે તમારી વાત મમતા મમતા માં દુઃખ છે મમતા રાખવા જેવી જ નથી હું તો મમતા રાખતી જ નથી એવું કે મમતા રાખતી જ નથી પછી સામાયિકમાં બેઠા હોય ને અને હું ભાઈ પડ્યો હોઉં ત્યારે હું તે બેઠા બેઠા જોયા કરું સામાયિકમાં પેલી બાજુ પાલા ફૂટે ને એનો અવાજ આવે ને એ શું ફૂટ્યું <laughs> મારી દ્વારા આત્મા ફૂટ્યો થયું હાથમાં ભૂટ્યો આપડા હિન્દુસ્તાન બધા લોકો ને સવાય છે ને બધાનો સવાયો છે સાચી સમજણ વગર અજ્ઞાનતા અજ્ઞાનતા સાચી સમજણ પાડનાર ક્યાં છે રસ્તો દેખાડનાર બધા ફાંફા મારે પણ મળવું જોઈએ રસ્તો દેખાડનાર પણ છે બતાવે સાચી સાચું શું છે એ સમજાવે કોણ જ્ઞાની પૂછે કોણ સમજાવે અને જાણતા આવડી માથે ગયું ને ઉડી જાય તો પેલા ગયા અરે હું ભૂલી ગયો ત્યાં બીજા હું બીજું લઈ કિંમત એની ઓછી છે ને કિંમત એની ઓછી અને આ પાલક માં કોણ રૂપિયાના હવે આની કિંમત થાય સંજ્ઞા ના થાય તમે વેલ્યુએશન માં રાખ્યું છે ત્યાં સત્તર રૂપિયાના પાલા યુનિવર્સિટી વેલ્યુએશન ના હોય યુનિવર્સિટી વેલ્યુએશન હોય કોનું વેલ્યુએશન યુનિવર્સિટી વેલ્યુએશન નહીં છતાં પાલા ફૂટી જાય મહારાજ ઘડા પહોંચતો મટી જાય તે માણસ ને કઈ ધર્મ ગુણ આવે ખરો કહેવાય કઈ કર્મ ગુણ નહીં ભગવાન કહેવાય છે શું કે પાલા ફૂટી ગયા તમે કશું કડાપો ના થાય ને ના થાય ગજુ પકડી ગયું કડાપો જંપો ના થાય કેવું ગજુ પકડી જતો જમવાનું જમવા ગયા અને પડી સન્માન ઉતાર્યું અને ઉતાર્યા આપડે ભગવાન થયા લોકો અત્યારે આ હજુ અધ્યયન આજે એ બધા કે ભગવાન કહેવાય હું તો હવે એમને પૂછે તમને કરાવો અમને જાય નહીં ભગવાન થાય તો જ જાય છે હે થતો બોલાય કલાકો બધું છે આ સાધુ પૂછતો કે તમને થાય છે ટકા હા જાય એનું બધું રહેવા જાય તો તમને બધાને તો આઠ જણ રજૂ કરેલું છે તે તમને સમજાવ પણ આવડે નહિ કોઈ એટલું જ કહી શકો ને ભાઈ કડકો અધુકો ગયો તમારે કડાકો નો સંભવ થતો નથી એવું આપણે જણાવ્યું તમને તમે ગભરાઈ જાઓ આ તો બધા શાસ્ત્ર વાળો ને શાસ્ત્ર વાળા મારી હું હોવું પોતું છે તો લાગે પડ્યું નહીં તો પછી આપણે એમ કહી દઉં ભાઈ મારો મારો આત્મા એમ જાણ છે મને સાહેબ સંગીત છે શું કહ્યું મારી શાંતિ એમ જાણે છે મને સાહેબ સમજૂત છે મને મારી ઉતરાયતા એમ જાણે છે મને સાહેબ સમજૂત છે શું કહ્યું શું કહ્યું વિતરાગતા એમ જાણે છે મારે સાહેબ હા વિતરાગતા હા વિતરાગતા હતા હા વિતરાગતા મારી એમ જાણે છે મને સાહેબ સમજૂત માન વર્ગમાન અને તાર ગાળો દે એટલે ચાર દે તાર ચાર ગાળો દે તપાસી જો એ ચાર ગાળો દે તો આપણને આપણું એને માલુમ પડી ના જાય પેન મારી ના મળી આ પેન મળે નહીં ને Uh, જૈન ધર્મ માં બેઠા મનમાં એ ના થયું કશું નહીં હા એવું કશું કર્યું નહીં આ ભેદ પાડનાર જૈન ધર્મ ભેદ પાડનારા બધા માણસો એ લોકો એક શું ઉભું કર્યું છે જુદા જુદા રૂપો દેખાડી રાગદેશ ઉભા કર્યા હવે એમાં ઈરાદો નહીં કઈ ખરાબ ઈરાદો નતો હું બનાવનાર માણસ સ્ટેન્ડો પડેલો ફર્સ્ટ સ્ટેન્ડ સેકન્ડમાં આવું જોઈએ સેકન્ડમાં થર્ડમાં આવું જોઈએ થર્ડમાં ફોર્થમાં આવું જોઈએ પછી બેટિંગમાં આવી ગયું બેટિંગમાં first year second year third year પછી ગ્રેજ્યુએટ પણ અત્યારે પબ્લિક કેવી છે આ લોકોને સ્ટેન્ડર્ડ ની જરૂર જ નથી આ પબ્લિક ગ્રેજ્યુએટ માંથી ફર્સ્ટ યર માં ગયેલા હતા આગળ બંધ વ્યવહારે બંધ હતા મોટના બંધ થઈ ગયા એટલે પાછા છે એટલે આમથી આમ ફર્સ્ટ યર નું તેથી અમારે બધાને બોલાવવાનું પડે મને મળ્યો છું અધિકારી આગળ નીકળવાનો રસ્તો નથી શું કરે હું કયા કરે હા એટલે વિચાર કરે લોક તરીકે ડેવલપ કરી છે એક કલાકમાં બધી મારી વાત સમજી જાય છે નહીં તો હું નાના હતા હતા તો બધા ભેડિયા ભેડિયા હતા તે બધા જોતો હતો કે બસ ભગવાન શું શું હોય છે કોણ હોય ભગવાન જ નહીં કોઈ જતું ભણ જ નહીં કોઈ ગાયો પક્ષ ભાન હોય તો એમને ભાન હોય અને આવનારો એમ નામ દે આ લે છે આલન સુખી રાખે એવું તો બધું અપરાણ ભગવાન ફોન બોલ નહીં રામ સરી અને અંતર દુઃખ પાર વગરનું પાર વગરનું આંતરિક દુઃખ આ તો દેશ ક્યારે પૈસા વાળો થશે લક્ષ્મીવાન ને સુખી ચર્ચા કરશું જયારે નિંદા અને તિરસ્કાર બે બંધ થઈ જશે ને નિંદા તિરસ્કાર બંધ થઈ તિરસ્કાર બે બંધ થઈ ગયું પૈસા લક્ષ્મી પાર નિંદા જાય નિંદા એ બધો પાર હતો જયારે નિંદા તિરસ્કાર બંધ થઈ બહુ બધે એટલે બધું નિંદા તિરસ્કાર બહુ બંધ થઈ જાય તો કપડ વગેરે તો કપડ વગેરે કપડ વગેરે નો વગેરે એટલે કપડ વગેરે નિંદા પુરસ્કાર બનતું છે નિંદા કરવાનું બંધ ને બધા હા નિંદા કરવાનું બંધ જાય બરોબર નવરો પડે છે ને પડે નહીં રઘુ નવરો પડે ના પડે નવરો કઈ વાત આપડે કહીએ કે પેલા ઉભા થયા છે ઉભા થયા છે હા છે એટલે એને જોતે લક્ષ્મી અંતરાય ના પડે લક્ષ્મી અંતરાય કોને આ ત્યાં લક્ષ્મી અને આ અડકી નાથનું છે અને આ ઊંચી છે અને આ આગળ છે અને છે વસ્તુ લોભિયાને એક માગે ના લોભિયાને કઈ વસ્તુ હોય ને વાદરો કે ઘરા બાજુ કે સાહેબ આવો મુંબઈ માં હશે કે મુંબઈ એટલા ઘણા લોકો જ છે કોઈ તો બાકી નહીં હોય માનનો લોભ ના ગણાય માનનો લોભ ના ગણાય માનવ લોકમાં તો જોતે પાછો નિંદા થઈ જાય તારો તો માનના લોકો અહીંયા આપડે માનના લોકો લોકો બધા આપણે મુંબઈ વાત કરીએ તો મુંબઈમાં માનના લોકો નહીં ઘણા લોકો હશે માનના લોકમાં જોવાય પણ હા એ માનનો રોગ ખરેખર ગણાતો નથી સુખનો રોગ હોય છે હા સુખનો રોગ હોય માનનો રોગ હંમેશા ક્યારે કહેવાય કે બીજાની નિંદા નરાશ મળે છે ને અહીં લોકોને પૂછ્યા બહુ કાળગાળા સુધી આમ તો બાળકો ના શીખી છે લોકો તો પછી એમને એમ કેવું છે ગુરુ પેટમાં ગભરાય ગભરાય કરે ગુરુ વસી વકરી ગુરુ હંમેશા રક્ષણ કરતા ગુજરાત આપડે હેલ્પમાં છે વાત નથી એટલે મેં કઈ રહ્યું છે બે હજાર પાંચ માં થઈ ગયા નક્કી થઈ ગયા બાકી વાત સમજવા દેવી રાતે દુખી સાથે ઉપાડી કાઢે અને અત્યારે ગમડા વાળા સાથે દુખી આ અને આ જીવના થતા કશું ના હોય તો એ રહી ગયા નહીં નિંદા પણ ના હોય તો પીવી જોઈએ એમની વાંચો બગાડી દે લોકોને વાંચો બગાડે પોતાની આખો દેશ નિંદા થી ખરાબ થઈ જશે અને ભયંકર નિંદા એટલે આપણે નિંદા એવું આપણા શાસ્ત્રકાર નિયમ બોલ્યો હતો કે અવશ્ય ટીકા કરજો અવશ્ય ટીકા કરજો ટીકા નહીં કરો તો મનુષ્ય પાટા નહીં કરે ટીકા નહીં કરો મનુષ્ય પાટા એ ટીકા એ ટીકા નો થશે થઈ અને નિંદા આવી શું કહ્યું પચવા માટે સારી રીતે પછી લોટ ને પછી લોટ ની પછી ચાલવાની એ વાત કરી પોતાની નારે ગુંડું કર કર કરે છે ના ના તો સોના રહેતું કરો ને હા બધા શંકર ભગવાન જે હોય વિચારતા હોય અને સિદ્ધ સિદ્ધ ભગવાન દેખાય જે સિદ્ધમાં બેઠેલા ના તો દાદાજી કયા આધાર પર કોઈ કહી શકે કે સિદ્ધ ભગવાન તો છે કયા આધાર પર કહી શકે કોઈ જોઈ નથી શકતું જ્યાં સિદ્ધ ભગવાન તો છે આ લોકના લોકો અલોકને કાંઈ નથી જોઈ શકતા તો કયા આધાર પર કહી શકાય કે ક્યાં સિદ્ધ ભગવાન તો છે અમુક દેખાય અમુક બધું કારણ કે તો અમુક દેખાય અમુક ભાવે છે જુદા જુદા ના દેખાય દરેક આમ આખો ભાગ દેખાય લોક અલોક એડ્રેસ પરમાનન્ટ એડ્રેસ વ્યાપાર કરવાની કિંમત અહીંયા જગત છે નોકરીમાં પરમાનન્ટ થઈ ગયું આ ત્યાં કરવાનું છે ને આમ સરકાર બધા ટકો હોય ને વધારે ટકો હતો ને અમુક એવું નથી સાત ના વાહડો બધો ભાગી જાય અને પેલા કાબાના પણ એવું સમજે છે પંખા એવા ઘણા ઘણા ગરમી લાગશે પણ અમારામાં આખા બ્રહ્માંડને ને હલાવવાની છે શક્તિ છે પણ આ અમારા માં પાપડ હોવાની શક્તિ એ શું સમજવાનું કઈ રીતે અહંકાર હોય તો હરી આગળ જરા તો અહંકાર હોય છે અહંકાર હોય જવાની પાપ હોય તો અહંકાર કરે ના કરે પણ દાદા બીજી અમે નૈતિક કરતા છીએ કરી ચાહે કરી શકે કરતા છીએ તો ચાહે કરતા ચાહે તો કરી કરતા કરતા કરતા હોય તો ચાહે તો કરી શકે જ નહીં ખરેખર કરતા ટ્રાય કરે કરી શકાત નહીં મહેનત કરતા કરતા કરી છે એટલે આત્મા કરતા થાય કરતા થાય એમાં કરતા કોણ થાય છે અંબાલાલ કે એમાં કરતા કોણ અમારા કે પોતે